છોકરા બે બધા આ શું છે કોણ લાવી છે શું તમે કહેતા હતા હાસ્ય રતિ અરતિ બધું છે ને હાસ્ય તો સમજાયું માણસ ને અંતરમાં વિશાળી શોકનું એ છે શોક શોક

બધાને આપતા હોય પાછળમાં એના મરી જાય ત્યારે રડે તો એમાં દોષ ના લે છે શોભે થયા કરે કેટલીક ક્રિયાઓ સાહજિક છે કેટલીક વિકલ્પિત છે વિકલ્પી ક્રિયામાં દોષ આવે વિકલ્પી એ ગુનેગાર નિર્વિકલ્પી એટલે નિર્ગુનેગાર અને સાહજિક એ છૂટો બરોબર સાહજિક એટલે ફોરેન વાળા બધા સાહજી લઈ જાય એવું બધું અને વાંકો મળ્યો હોય તો ચોથી મારે મારે તો છે આપડે તો વાંકો જવા દે અને સીધો મારી નાખો આ તો નીકળવી ગઈ આપણે જે સાથ જાય જીત સાથે ઉપાસ થાય વેપાર થાય થાય નહીં મારી જોઈ જમીન એવું અમને કોઈ જોગ બોગ નહીં મારી આજની પડી ગઈ કમાવું તો બધું અમને તો આજની પડી મારે છોકરાનું જોઈએ એને પાછું ભણે જોઈએ એને ઘરમાં પણ જોઈએ જાગૃતિ કઈ જાગૃતિ છે આ જાગૃતિ આમ માર્ગ ના મળ્યો એટલે માર્ગ આ વિભાવિત થયો શું વિભાવિત જયારે સંજોગ આવ્યો ને કઈક આ માર્ગ મળ્યો હતો ચાલુ ગયો સરળમાં સરળમાં ચાલુ ગયો માર્ગ મળ્યો નથી આ જ્ઞાનીઓ નથી હોતા માર્ગ બધું હોય છે બધી જાતના લોકો પણ જ્ઞાની નથી હોતા અને હોય છે અત્યારે ગામમાં જિલ્લામાં તો પોતાના પોતાના પ્રાંતમાં પૂજાતા નથી કારણ કે જ્ઞાનીઓને કંઈક ખોટ તો હોય જ મનો હોય તો કંઈક તો ખોટ હોય કોઈનો વ્યવહાર થયું હોય તેનું સમાધાન ના થયું હોય કંઈ કંઈ હોય એટલે લોકો એને વાંધે દીકરીઓ રેડી ના બાટેલા હોય એમના તો બીજાના દોષી સિદ્ધ ભાવે રહેલા હોય મારી તારી આ ખેતી ખેતી છે એમાં તમે વધારે પડતું જમાયું છે ના ના થાય છે બધા મુંબઈ મુંબઈમાં ચાલે સારું હે હા ના પણ મુંબઈ છોડું ત્યાં સુધી કોઈ નામ આ રોગ નો બધા ડોક્ટર પોતાની તબિયત થાય નથી ડોક્ટરે પોતાની તબિયત ઠેકાણ નથી જો ને મોડું જો હા બાદલ શું થયું ભાદરમાં ભાદરમાં હતા કેટલે મારા ગામમાં તો જ્યાં ઘર રમેલા એ બધું રોવું પડે એટલે ત્યાં બધું મારે પગલાં મનભાઈ નહીં દેખાયા બોલો કામ જેવું એ બધા ચૌદ ચૌદી પેઢીમાં આખું ગામ ભેગું થાય છે दसवीं पेढ़ी અમારી ખરીદી જઈએ સાહેબ હવે આ આનો પાક ત્યારે આવે એટલે મેં એમને કહ્યું ના ચાલે છે આગળ ચાલે ને કારણ કે રસ્તો છે કારણ મારે માટે લોકોને સાફ કરેલું છે કે આઘાત છે તો તમારે જઈને માટે એ સાફ જો કંઈ પૂછાય એવું કંઈ કરી કાઢીએ આપણે આ પ્લસ થયું છે માઇનસ કરીએ માતાએ મને ખોટું પછી ના પાડી નક્કી કરી નક્કી કરીએ કુદરતી રીતે ગોઠવી ગયું ત્રણ કરા એટલે ચાલે સમજો એક પટેલ બાકી નહીં રહી ગયા દર્શન કરાવ્યા અને તે નીચે નહીં છે એ કઈ થયું ડખો તમારી આ બધું શું કહ્યું આ બધું મારી જવાય નથી માતાજી નોકાર મંત્ર બરાબર કોઈ બોલો અને બ્રાહ્મણ તો શું બધા બ્રાહ્મણો નોકાર મંત્ર બોલો નહીં તો મારા મારા બધા બ્રાહ્મણો બોલ્યા બોલ્યા પણ બ્રાહ્મણો એક એક શું કરતા હતા આરતી ઉતારવાનું તો એમણે અમને કહ્યું કે તમે આરતી ઉતારો દાદાની પછી આમ નમસ્કાર નીચે નમસ્કાર બધા કરી પેલા બધા પાસે હું મારા પહેરેલા આરાપુ પ્રસાદી ને પેલા હાથે હાથે કહું ગોરાડી દેખાય ઈશારે ગોરાડી મને દાદા હારી અને બધું ભાઈ પોતાનું ભાવ પોતાની કલ્પના થાય ને પોતાનું હંમેશા દરેક ની જગડવું હોય શું હોય જ્યોગ્રાફી એટલે શું કે આ જે જીવો છે એટલે પૃથ્વી આ પૃથ્વી નો નકશો વારો ખરો જ્યોગ્રાફી એટલે દરેક જોગ્રાફી વાળા લોકો જોગ્રાફી માં જ રહેતો હોય આપણને તે બ્રાહ્મણ હશે તે પછી યજ્ઞ પૂરો થાય મેં મહારાજ ફરી આ સત્સંગને રાખો તો બહુ સારું છે અમે વિનંતી કરીએ છીએ કે પૈસા ક્યાંથી બાર મિનિટ એક દાડો બાર મિનિટ રાખો આ ભદ્રપુરી થઈ ગયું છે તમે બાર મિનિટ રાખી છે પૈસા આપનાર મળી આવે છે બધા તો આ સીવી બધો ખર્ચો કાઢી દીધો આ ચેઠી ખર્ચા કરેલા છે ચીની કરેલા છે ખરીદી ખર્ચો કર્યો એટલે બધા ખર્ચો ઉપાડી લીધો સાઈન છે જમવાનું ના હોય તમને તો હું તમને મદદ નહીં કરું હું તમને ભ્રષ્ટાર નહીં આપે માણસ ગુનેગાર બની ગયો છે પોલીસ આપડે શું દશા થાય એટલે ચાલે નહીં વચ્ચે કપાઈ જાય ભાવના કેટલી ઊંચી બહુ ઊંચી બહુ ઊંચી બહુ ઊંચી બની આજે બહુ ભાવના હતી પણ આ તો કઈ બહુ માણસ નહીં જાય હવે કવિ કે છે કે દ્રવ્ય કર્મ નું કહો કવિરાજ કે છે કે દ્રવ્ય કર્મ ની બરોબર સમજ છે તેમ કે જેનેથી ઓળખી શકાય એવું છે તેમ કે દ્રવ્ય કર્મ તો આ લોક ભાષામાં જે પ્રવર્ત છે એ દ્રવ્ય કર્મ ઇન્દ્રિય પ્રત્યક્ષ છે ઇન્દ્રિય પ્રત્યક્ષ કર્મ કરવામાં આવે છે એ બધા જોઈએ કર્મ છે તો ઇન્દ્રિય પ્રત્યક્ષ હા ઇન્દ્રિયોના વિષયો સાથે જે કઈ કર્મ થાય તે બધા દ્રવ્ય કર્મ ઇન્દ્રિયમાં બધું આમ ઘરો દેખાતા હોય છે એનાથી બીજું ભાવ કરે જે ઘર ના દેખાય નાની એકલા જઈ શકે ભાવ કર્મ ની માં દ્રવ્ય કર્મ ભાવ કર્મ જો છોકરો હોય તેને માં કોણ દ્રવ્ય કર્મ કારણ છોકરો હોય તેને માં કોણ સાયન્ટિફિક શું છે આવી કર્મ બધી વાત સાયન્ટિફિક પછી દ્રવ્યકર્મ થયા અને દ્રવ્યકર્મ થી ભાવકર્મ થયા કરે હવે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ આ તો અંગ્રેજી શબ્દો થયા હવે અંગ્રેજી ના જાણે ત્યારે શું કરવાનું એનું ગુજરાતી થઈ શકે એવું નથી સાયન્સમાં શબ્દ સાયન્ટિફિકમાં વિજ્ઞાની કરો વિજ્ઞાની સમજો બાધક જ રહે ને જેમ સાયન્સ સાયન્ટિફિક નથી વસ્તુ સમજાતું એવું વિજ્ઞાન નહીં સમજાતું એનો સબ્જેક્ટ ના સમજાય એવું શબ્દ જ્ઞાન અને વિજ્ઞાન માં આપણે ફેર કરીએ ને બહુ ફેર એ ફેર છે કે આપણે સમજાવો જ્ઞાન કોને કહેવાય છે કે અનાદિશે સે ચલી આવી અનાદિ સે ચલી આવી જ્ઞાન કોને કહેવાય છે ફ્રેશ ફ્રેશ કાજુ બધું ફ્રેશ દરેક વસ્તુ ફ્રેશ આવે અનાદિ જ્ઞાન કોને કહેવાય અનાદિ ચલી આવી એ દોરી બસ આપની ભ્રાંતિ ચીપ મસૂમ અને આ બીજું ચલી આવી નથી તો નાની પુરુષે હવે આ દાખલો તો દાખલો જ નથી આ તો દાખલો ગોરખ માણસના દાખલા વસ્તુ વિજ્ઞાન જો જાણવું હતા આવી રીતે ભ્રાંતિ મપાતું છે રિલિજન નથી આ તો રિલિજન કરેક્ટ છે શું છે રિલેટિવ કરેક્ટ છે એવું નથી આ તે આમ પડઘો પડી ગયો દોડી દોડી હશે હા પછી શું હશે એ પડઘો પડે છે બને છે પણ એ એવી નાની ચીજ નથી આ બધું તો આ રાતે ઊંઘી ગયો હોય ને મોડું ઉગાડું એટલે મોડા મરચા નાખ્યા જરા આંખમાં મરચા નાખ્યા ત્યાં ખબર પડે બરી ગયેલી દોડી શકે મરચું નાખે ને એને ખબર પડે મારે એક માણસને એક એક બીજા રાજ્યનો દૂત એક રાજ્યમાં આવી ગયો બીજા રાજ્યનો દૂત તો આપણે એ રાજ્યની ભાષા બોલે બધું વર્તે એવી રીતે ખબર ના પડે કે આ કઈનો એટલે એનો જે દિવાન હતો તેને એક વિચાર કર્યો કે આ છ સાત દિવસ થી રહ્યો છે પણ હજુ કઈ એની મૂળ ક્યાંનો છે એ ખબર પડતું નથી અને જ્ઞાતિ શું છે એ કઈ ખબર પડતું નથી પાકિસ્તાની ખબર જ ના પડે આમ લાલ પાઘડી ગાળે આમ મજા માળા દેખાય જનર દેખાય ને પાકડી ગાળીને એ હોસ્ટેલમાં બેઠેલા બ્રાહ્મણી હોસ્ટેલમાં સાહેબ છે લક્ષ્મી મારું નામ છે લક્ષ્મી શંકર નામ પછી એ વિચાર થયો કે હવે એને બરોબર જમાડીને ઊંઘાડી દીધો અને ઊંઘાડી દીધા પછી ભર ઊંઘમાં હતો ત્યારે ઉપર છે તે બાલટી પાણી છે ઠંડુ અને બહુ બરફ વાળું ઠંડુ પણ બધી જાગૃતિ નીકળી જાય એટલે પેલો ઓ મારા બાપરે કરીને બોલ્યું એ સાહજિક બોલ્યું છે એટલે હવે તું આ રાજ્યમાં છું એને હાઈ કરી આવ્યું હાઈ કરી તો નાની પુરુષો સહી કરે ત્યારે ખબર પડતા હશે કે

દુકાનમાં ગયા દુકાન બેસી અને ત્રણ ત્રણ એને એમાં પાણી નથી છે એમાં પહેલા ઘણી વાર આપણે ક્લાસમાં ભાષણ આપીએ ને ત્યારે ઘણા વિદ્યાર્થીઓ એમ કે આમ આમ ડૂકો લાવે તો આપણે જાણીએ કે આ સમજાશું પણ એ જાણનારો મૂર્ખો ને પેલો સમજનારો ભેંસે જેવું પછી શું થાય કે જયારે એને સવાલ પૂછે ત્યારે પેલાને આવડે જયારે જાણીએ કે આ અમે આવડ્યું છે અને પેલા પેલાને બે બાકડો થાય તો જાણીએ કે આ નથી નકામું ગયું તો બેરું બે વખત હશે એના જેવું થાય એ નાની પુરુષ પાસે જાય અને પછી વાતચીત કરે પણ અર્થ ના સમજો પણ એને હયા કર્યા કરે એ બહેરો ગણાય <laughs> સમજ પડી છે સમજ પડી જોઈએ નાની ખોટા હા હવે પડવી કરવાનું રહે કેમ એને જો સમજણ પડી જાય તો જ્ઞાની ઓળખવાનું જ નથી લોકો જ્ઞાની માને બેસી રહ્યા છે પછી એવું થાય બધું હોય હરી કરીએ એટલે પછી મળે એટલે આપણે સમજી જઈએ આપણે થર્મોમીટર જવું જેટલો કાલ કરેલો છે અમે પછી આપણે કેવું મહારાજને આપણે એમનો દોષ નતો બિચારા આપડે હરી કરી દીધું શું એટલે આપણો ગુનો આપણો એવું ના સમજી આપણે પછી આપણે કઈ મારા કેટલા નંબરના ચશ્મા તમારા પાસ તૂટી ગયો છે હું બીજા સમજાવું છું ચશ્મા પછી એકાદ ચાલ મારી ભૂલ છે મારું બધા ચક્કર થઈ ગયું હરી વાત છૂટી જવું સારું મગજ છે મહારાજ ત્યાં મારે કેવું ના પડી ચક્કર એટલે માફી આપી દે કરો છો સાથે બેન હોતો જ નથી કદી દુર્લભ દુર્લભ અડધે દુર્લભ લખ્યું તે અહીં મળ્યા જ નહીં ગઈ ચક્કરો અને દુર્લભ દાસ નામ હોય છે ત્યાં જતા નથી આજ અને બાવીસ છે પેલે કરો પેલે ગયા તો કરેલી છે ને અહિયાં કરી નથી આવતી આજ થઈ ગઈ ધન નથી બધા મહાત્મા એટલે નથી થોડાક હા છે પાથરી છે બધું પાથરી વ્યવસ્થા તમને એક વાત ક્યાં જ કર્યું છે પેલું પહેલું પદ બોલાયેલો